અમૂર્તના દર્શન કલ્યાણકારી કવિરાજે લખ્યું છે કે મૂર્તિ અમૂર્તના દર્શન પામે જ્યાં મંદિરના ઘંટનાદ વાગી ગયા છે નવનીત મૂર્તિ અમૂર્તના દર્શન પામે પછી મોક્ષે જવાના ઘંટનાદ વાગે અમૂર્તના દર્શન કોઈ કાળે થયા નથી જો થયા હોત તો મોક્ષના ઘંટનાદ વાગી ગયા હોત બધા મંદિરોમાં આ વાત તમને સમજાઈ કે મૂર્તિ જો અમૂર્તના દર્શન કરે તો કલ્યાણ થાય આપણે તો મનુષ્ય મૂર્તિ હોય ત્યારે જ અમૂર્તના દર્શન થાય ને મૂર્તિ અમૂર્તના દર્શન પામે ત્યારે મંદિરના ઘંટનાદ પૂરા થઈ ગયા ત્યાં આગળ કામ પૂરું થઈ ગયું જ્ઞાની પુરુષ તો જળ અને ચેતનનું આમ વિભાજન કરીને તાંબુ બધું જુદું પાડી આપે એમના હાથમાં આવે તો તરત જ કહી આપે કે આ ચોખ્ખું ને આ મેલું અહીં તો જરાક જેટલો પણ મેલ હોય તો ચાલે નહીં મોક્ષને માટે જો જરાક મેલ હોય તો તે કામનું નહીં એ સોનું ના કહેવાય ભગવાને કહ્યું કે બે ટકા મેલ હોય તો એ સોનું ના હોય અમારે તો શુદ્ધ સોનું જોઈશે શુદ્ધ ઉપયોગવાળું સોનું અહીં બીજું ચાલે નહીં ગડબડ સડબડ ચાલે નહીં સોનામાં બે વાલ ફેર હોય તો તો ના એ ફેરબેર છાસ્યું બધું જાઓ અહીંથી ચોકસીઓને ત્યાં અહીં તો વિતરાગોનું કામ શુદ્ધ ઉપયોગવાળું સોનું જોઈએ ત્યાં તો નવ્વાણું ટચનું હોય નહીં પૂરું સો ટચ જોઈશે